રાઇટિંગ સર્કલ છે એનો એ કરવું નહીં પડ્યું બરોબર કેવું કાયદે છે તારે પુરાણી ગલન પુરાણી ગલન પુરાણી વિકલ્પ પૂછે કે એ વિકલ્પ શેના આધારે થાય એ વિકલ્પ બહાર નું દબાણ બહુ આવવાથી થાય આત્માનો સ્વભાવ વિકલ્પી નથી એનો સ્વભાવ વિકલ્પી નથી નું બહુ દબાણ આવે એટલે જ્ઞાન વિભાવિત થાય છે વિભાવિત એટલે વિશેષ કલ્પે છે એટલે સ્વાભાવિક હતું તેના બદલે જ્ઞાન વિભાવિત થાય છે બીજું કશું થતું નથી એમાંથી બહારનો એટલે ફૂટબોલમાં કહેવાય બહારનો દબાવ જે આવે છે ફૂટબોલનું બહારનો દબાવ એટલે બહુ સંજોગો દબાણ આ સંસાર આ સંસાર પ્રવાહ છે પ્રવાહમાં જતા જતા બધે દબાણ આવે સંયોગોનું અને આ તો ફરજિયાત છે આત્માને કશું કરવું નહીં ભગાડી નથી કર્યું જે આપે આપણે જે મુસ્લિમ લગતામાં હુલર થયું હોય મુસ્લિમ લગતામાં જઈએ તો માર ખાઈએ તો ફરજિયાત થતું એવું છે તમ શરણ ક્રિયા થઈ રહી નિરંતર પરિવર્તન પ્રવાહ પ્રવાહ રૂપે વધી રહ્યા કોઈ અગિયારમાં મહિનો હોય ને કોઈ ચૌદમાં મહિનો હોય ને કોઈ સિત્તેરમાં મહિનો હોય ને કોઈ સત્તરમાં મહિનો હોય ને સત્તરમાં મહિલમાં પાછળ કોઈ પહેલા ફલંગમાં હોય કોઈ બીજા ફલંગમાં હોય પહેલા ફલંગમાં તે પાછો આ ભાઈ ઉભો છે તો આગળ આ જુદો હોય બધાની જગ્યા જુદી હોય ક્ષેત્ર જુદું ભાવ જુદા બધા જુદા જુદા જુદા ચાલો તમે પદો પદો બોલાવડાવો કોણ બોલાવે માયા એટલે જે આપણને છોકરા પણ માયા એટલે શું જે વસ્તુ જે વસ્તુ જીવાર સ્વરૂપે છે તે એવા સ્વરૂપે નહીં દેખાય જુદી સ્વરૂપે દેખાય જુદા સ્વરૂપે દેખાય આપણે ભૂલાવા નાખી દે એને એક શબ્દમાં કેવો વધારે માયા એટલે અજ્ઞાન આપણું અજ્ઞાન રહીને આ માયા દેખાય નું અજ્ઞાન નથી અજ્ઞાન છે માટે માયા ઊભી થઈ સ્વરૂપનું અજ્ઞાન ગયું એટલે માયા કઈ અજ્ઞાન એટલે માયા બાકી મૂળ સ્વરૂપે નહીં દેખાતા અન્ય સ્વરૂપે દેખાય એમ ન માયા આ પૂગલ મૂળ સ્વરૂપે આવું નથી પૂગલ મૂળ સ્વરૂપે બહુ સુંદર બહુ સારું છે પણ આ તો અન્ય સ્વરૂપે દેખાય પછી દ્રષ્ટિનો દોષ કેમ ખબર પડે દાદા આ સર્વ દ્રષ્ટિનો દોષ ને તો પછી આ દ્રષ્ટિનો દોષ કહેવાય ને તો પછી જેને ના એ ખબર જ ના પડે ને દ્રષ્ટિ જે થાય જે એની દ્રષ્ટિ થાય એવો થઈ જાય દ્રષ્ટિ એની થઈ જાય પછી નહીં જાય ખબર ને દ્રષ્ટિ આ દ્રષ્ટિ એ દ્રષ્ટિ નથી આ દ્રષ્ટિ એ દ્રષ્ટિ નથી આપણી કઈ દ્રષ્ટિ છે આ દ્રષ્ટિની મારફત આપણી કઈ દ્રષ્ટિ છે એ જ્ઞાન પ્રમાણ દ્રષ્ટિ હોય જ્ઞાનના પ્રમાણસર દ્રષ્ટિ હોય છે જે જ્ઞાન પ્રાપ્ત થયું છે ને એના આધારે દ્રષ્ટિ હોય છે દ્રષ્ટિ જેવી હોય તેવું બહાર બધું દેખાય આ મારો દુશ્મન ને આ મારો મિત્ર દ્રષ્ટિ કોઈ દુશ્મન મિત્ર છે નહીં અમારો પણ એ દ્રષ્ટિ બંધ થઈ જાય દાદા લક્ષ્ય બધું કેવળ સમગ્ર દાદા ભગવાનમાં કેન્દ્રિત થયું હોય અને જે ભાવ થાય એ ભાવ કરવાથી આને ઓળખવા માટે અવરોધ થાય ખરો એ રાત થાય એ પોતાના આત્મા ઓળખવાના બધી સંપૂર્ણ અનુભવ થવાનું જ લક્ષણ થાય છે એને અવરોધ તો નહીં હું તો હેલ્પિંગ છે હેલ્પિંગ આ જ હેલ્પિંગ છે એને જ્ઞાની નું નિધિ ધ્યાસન કહે છે શાસ્ત્રો નિધિ ધ્યાસન કહે છે દાદા મનના કર્મો હળવા પડે હું ચોખ્ખા શબ્દમાં તો મને ભાષા ના આવતો કે ગુલામ ખાલી થતો એ પ્રભુનું તો શરીર આ પેકિંગ ની અવસ્થા સુધારે અને સિદ્ધાર્થની અવસ્થા કેવી હલકી લાગે ખરી એમ કે છે થયેલા છે દેખાય અમારે રહેશે નિરાંતે કશું ડખો ના હોય હું મારી કોઈ આપણા સુખના વાતરે નહીં પણ શરીર આ હવામાં ઉઠો એવું કેમ લાગે હલકું શરીર આ હવામાં फोटो बदल रहा है इसलिए जो है કારણ કે આપણને કે રસ્તામાં ચાલતો ચાલતો બહુ ભાઈ જો આ બિલ્ડિંગ અમારું આ બિલ્ડિંગ અમારું અમારું બોલ્યો કે માથા પર બધે બધે આ બધી જમીન અમારી છે બધું માથા પર બોધો રહ્યા કરે બોજો લાગે છે સર્વજ્ઞ દાદા ભગવાનનું નામ બોજો લાગે છે બીજું કાંઈ નથી આ સાવચું છે એ કરવા જેવું છે એટલું જ કરવા જેવું એટલું જ કરવા જેવું તો મારે હવે નામ જ લઈને રાખવાનું ને એમાં મન ખાલી થયા કરશે ડિસ્ચાર્જ થઈ રહ્યું છે આમ નામ લેતા લેતા લેતા લેતા પછી બધું ખાલી થઈ ગયું છે ખાલી થઈ ગયું એટલે સમાધિ અહીં મેરે ઘેર બેઠવા છે નગરમાં ગયા છે તોય સમાધિ સંસ્થાનમાં ગયા તોય સમાધિ અને કોઈ ગાળો બોલતો હોય તોય સમાધિ કારણ મન છે તે સમાધિ નહીં રહેતી મન નહીં આગળ છે તો ઉડાડ્યો ધૂળ ને ગુણ ને બધું જાત જાત ઉડાડ્યો ને એટલે સમાધિ ના આવે તમારે બધા ઉડાડે છે લઉં પાંકરા હોઉં પાંકરા આવડાવડા પાંકરા પાંકરા તો પણ જવું પડે ખાલી ગુરુ ઉડાડે ને તમને મારું મળું જવું પડે મન બુદ્ધિ ચિત્ત અહંકાર મન શરીરની બહાર નીકળે નહીં ચિત્ત ચિત્ત બહાર જ બહાર બહારે ભટકે અને અંદરે ભટકે ને અંદરે ભટકે આપણે કહીએ કે આ અહીંયા આગળ આ શું વાગ્યું તેની હાથે ચિત્ત વાગેલું જોઈએ આ અંદર અંદર અહીં અહીંયા એનું સ્થાન અહીં આગળ અહીં જેનું બોલે અંદરે ભટકે અને બહારે ભટકે ઓફિસમાં જઈ આવે બીજા મિત્ર અંદર જઈ આવે બીજે બધે જઈ આવે ભટાય ભટાય ભટાય કરવાનું મન ગમે આમાં બહાર ના નીકળી બહુ સારું તાર ભૂલ બહુ જાય દાદા તમે બધી રીતે સમજાવો છો ભાગવાની જે આપણી કેવળ જ્ઞાનની વાણી લાગી ગઈ છે બીજું કાયમ રૂપતું નથી ખરેખર કોઈ રસ નથી થતો આ બધી રીતે સમજાવો છો આપની વાણી કેવ જ્ઞાન સ્વરૂપે મને વાગી તે જળ બીજું કશું રૂચતું નથી કઈ બાકી નથી રહ્યું રૂચા નહીં બીજી રૂચે નહીં બીજી આપણે વસ્તુ જ નહીં એને રૂચા નહીં ક્યાં સુધી બીજું વટાવ્યું વસ્તુ માની ત્યાં હજુ માન્યું અને તે પાછું માન એટલી માન્યતા હોય તો ઉડીએ જાય પણ શ્રદ્ધા વગરની માન્યતા નથી આ શ્રદ્ધુ છે એટલે મજબૂત કર્યું શ્રદ્ધા આ એ તૂટી ગઈ શ્રદ્ધા અને આ બેઠી આ માન્યું શ્રદ્ધ્યું જો ત્યારે કર્મો ઘરે ખપવાના બાકી છે ભાવના ઘણી મોટી થાય છે કર્મું શું એનો ભાવના મોટી થાય છે એમનો મન તો ચાલુ કર્મ કપડાટ કરશે ને કપડાટ કરશે એટલે કરવાનો એ ખપ્યા કરવાનો આપણે ઊંઘી રહીશું તોય ખબરા કરશે જાગી રહીશું તોય ખબરા કરશે એમને ખબરા જ કરશે કારણ કે દુકાન જેને કાઢી નાખી છે એને એને કાયદો ના હોય કાયદો કે ભાઈ આઠ વાગે આઠ વાગે બેસીને તમે તપ કરજો કે વ્રત કરજો કે આટલા પાસ કરજો એવું કેવું કાઢી નથી હોય તમે ના જેને નવી માંડવી હોય જેને બિઝનેસ વધારવો હોય તે બધું જપ આ બધું કરાવે પણ જેને દુકાન કાઢી નાખી છે એ તો જે તે રસ્તે વસ્તુ નિકાલ કરીને વેચ વેચ કર્યા કરે શું કરે માલનો નિકાલ કરી નાખે છે કાઢી નાખવાનું નક્કી કર્યું છે દાદા એવો જ ભાવ થાય છે આ તો શું છે ભૂલ્યા બોલાવ કરે એવું નથી મારા કેવળ દાદા ભગવાનનો વોટ લઈ અને આત્માની પાર લાગણીમાં સ્થિરે સાતો દેશનો વિચાર છે બીજો કોઈ ભાવ નથી હજી દિલ્હી ઘણું દૂર દેખાય છે દાદા દેખાય છે હવે કર્મ મારે ડિસ્ચાર્જ થયા કરવાનો કર્મ સાથે આ જ્ઞાન છે ને એટલે જરાક હેરાન કરે કોઈ તો એને મારે હેરાન કરીને જશે જ ને બરાબર જવા માટે આવ્યું છે શું થયું છે જવા માટે જવા માટે દાદા તમને સાથે એ આપણી વંશ વધારવા માટે નથી આવ્યા નિર્વંશ કરવા આવ્યા આપણી વંશાવળી વધારવા માટે નથી આવ્યા આપણને નિર્વંશ કરવા આવ્યા કેવું છે નિર્વંશ કરવા હા લોકોને વંશાવળી વધારી હોય લોકો ના વધારે નિર્વંશ થવાનું ગમે ને લોકો અને આપણે તો નિર્વંશ કરશે આ અને બોજો અઠો લાગે હવામાં ઉડવાનું મન થાય છે તો દાદા તમે કીધું હવે શું કહું વિશે હવામાં ઉડવાનું મન થાય હવે વિશે શું કહું મને તો મને તો રસ્તા પર બહાર કરું છું તને પ્લેનમાં ફર્યા કરું લાગે એટલે જે રસ્તે હું ગયો છું તે રસ્તે તમને કહું છું ચાલો ભાઈ અમારી સાથે વહેલા મોડા પણ આપણે આનો ઉકેલ આવી જવાનો છે જલ્દી થોડાક માર્ગ મળ્યો છે અને તે સાચો છે અને ટૂંકો છે સહજ છે સુગમ છે અને સરળ છે પણ સૌને સ્વીકારવા જેવો છે પાછો એમ બી કહી દો સાથે અને સૌને સ્વીકારવા જેવો એમ બી સાથે કહી દો સૌને સ્વીકારવા જેવો અને એક દુકાન ખાલી કરવા જેવું અમે તમને કહ્યું છે કે આ દુકાન તમારે શું કરવું છે આ દુકાન નહીં પહોંચતું કારણ કે સાહેબ થોડા નફો નહીં મળ્યો આ ધનની મોટી જાગા કરે તો આપણે કઈ કાઢી નાખતા રહે બસ કાઢી નાખવાની છે આપણે જાત પાત કરવાની સાથી નથી કારણ કે આપણે દુકાન લાંબી કરવી નથી આ માલ નવો ભરવો નથી આપણે તો જૂનો છે તે જ કાઢી નાખવો છે સરસ ને કોઈ કહેશે દાદા માર્ગ જપ તપ ક્રિયાઓ કેમ નથી કારણ કે આ દુકાન મોટી કરવાનો માર્ગ ન હોય આ તો દુકાન ખાલી કરવાનો માર્ગ ખાલી કરતા આવડે ના આવડે હા તો એ જ્ઞાની નું શીખવા એવું કરે તો પાછું એવું છે ને કે ખોણ થઈ ગયું તો પછી લાવી પડે નહીં તો ખોણ ને લીધે ચાર ચાર દિવસ બેટા ના લઈ લે સમજો ને એટલે અમુક અમુક આ જ્ઞાની કોઈ શીખવાડે ઓર કરવું દુકાન ખાલી થઈ જાય ગ્રહણ ગ્રહણ વાળા ના આવતા હોય ગયા આપણે સારી કરી તેની હાથે આપણે જેને આપવાના અત્યારે બાકી તેને આપવા પડે શું કરવા દુકાન ખાલી કરી તો આપવાના શું રૂપિયા ચૂકવવા પડે ને તો રાતે બે વાગે આવે છે લેવાનું અરે હું હું શુદ્ધાત્મા છું એમાં શું કહે ધ્યાનમાં સ્વીકાર કિલો કે મારે તમારે શુદ્ધાત્મા શું કરો મારે રૂપિયા આવવાનું કે છે <laughs> <laughs> માટે એ બાય નિકાલ કરી નાખો ચાલો દેવું હોય તો આપી દેવું નેનું ભલે ના આવે આપણને ઉઠાડે નહીં એ કઈ આપણને ઉઠાડે જેલ પર માગતા હોય આપણે ઉઠાડીએ એની ચિંતા નથી એને જે આપણી પાસે માંગે છે એક જ રૂપિયા માંગતો હોય તો રાતે બે વાગે આવે એનો અધિકાર ખરો ને હા અધિકાર છે માટે આ ફસામણ ફસામણમાંથી નીકળો શું અનંત કાળની આ ભલામણ લાગી છે તે જેમ જેમ પ્રયત્ન કરે છે તેમાં તેમાં ઋષભદેવ વખતના વખતમાં આટલા ઊંડા આટલા કરી ગયેલા હતા અને મહાવીરના વખતમાં આટલા કરી ગયા અને અત્યારે આપણે આવ્યું છે કરતા કરતા કરતા ઊંડા જતા જાય અનંત દરેક યોગદાના આપી એટલે ઘેરથી હું ઘરના માણસ ભાઈ ના કઈ જશે તરવાર ક્યાં વાપરવી તેનું ભાન રહેવું છે કે ના રહેવું એ ઘરના માણસ ભાઈ ના એક ઠેકાણે દાદા એવું એક ઠેકાણે એવું સાંભળ્યું ને વાંચ્યું કે ઉપનિષદ એટલે ગુરુ પાસે એટલે ગુરુ પાસે બેસવું ધીરજ રાખવી નમ્રતા રાખવી અને સમર્પણ કરવું ગુરુને તો કે જે કામ થઈ જાય પ્રાણ થઈ ગયો કોને અર્પણ કરવું બધા બધા હિમાલયમાં ઉમા છે હિમાલયમાં કોને અર્પણ કરાય છે અમને અર્પણ કરાય અર્પણ કરવાની હિંમત આપણે આપણે શ્રદ્ધા બેસી થઈ ગમે અમને તો બેસી ગઈ છે દાદા અમને તો આપણા હિન્દુસ્તાનમાં લોકો આ વાક્યો લોકો ઉપયોગ કરવા જાય તો કેવા અર્પણ કરે બિચારા અર્પણ કરવાની જગા જ નથી પણ એમને તો કીધું અર્પણ કરે કોઈ તો એમ જ કહે છે તમે પાપીઓ છો તમે દુખતો છો તમે ભલાણા છો એ તો ગાવ જ દે છે એ શુદ્ધાત્મા તમે જેવું કહેતા જ નથી એ કદી ફૂલ નાખતા જ નથી તો દંડા જ મારવાની વાત કરે છે એટલે અર્પણ સમર્પણ તો અહીં થાય ને દાદા બીજે ક્યાં થાય એટલે વાક્ય તમારા હાથા છે બીજી આપણે થાય કોને અર્પણ કરવું વ્યક્તિ છે હોય કઈ <coughs> એટલે બધું અર્પણ નહીં કરવાથી બધું બગડી ગયું તમે એ વાક્ય વપરાતો નથી કારણ હમો સ્ટેશન જોઈએ ને હા તો સ્ટેશન વગર શું ક્યાં જઈને ઘણી વખત ક્યાં વાપરીએ આપણે અર્પણ કરવાનું આપણે પ્રજાગરી ખરાબ નથી થઈ પ્રજા બધું એવા પૂરું કરવું ના દુકાળ કેટલાય વર્ષોથી બીજ રૂપે નથી રહ્યું પછી કેટલાક માણસો પોતાના પેટ ભરવાના પરસમાં પડેલા છે અને કેટલાક માણસોને કંઈ પડી ના હોય એવી રીતે પોતાનું ટેબલ લઈને અમારું અમારું કંઈ પડી ના હોય એવું નિષ્ફળતા નિષ્ફળતા બીજું કઈ ભેગું ના કરે પણ ભલીવાર પોતે બરકત નહીં પોતે ભણેલો નહીં કમાન શું ભણાવે નિષ્પ્રોહી માણસ તો કરુણાથી કરુણા વાળો તો ના હોય નિષ્પ્રોહી માણસ તો કરુણા વાળો તો હોય નહીં કરુણા ના કરુણામાં કરુણા કહેવાય કરુણા તો હોય જ નહીં કરુણા એટલે ગુણા હોય તો કરુણા કેવી શું આપે ભાઈ આપણે એટલે નિષ્ફળ સફળ જોઈએ શું જોઈએ નિષ્ફળ એટલે તમારી સંસારી બાબતોમાં મારે નિષ્ફળ તમારે કેટલા બંગલા છે મારે તમારી આત્માની બાબતમાં સફળ એવું સફળ નિષ્ફળ નહીં તો એકલા ને હમ હમ ખુદ શીખીએ એવું એ પાકે નથી વાર ના આવ્યો બધે ભક્તો ભાગ્યા હતા બિચારા ભક્તો ભગવાન ના નામ નું ભાગા કર્યું લોકોને શું પણ જે ભગત થાય તો ને જે ગાય તેનું બીજા બીજાને કઈ એવું એવું તન્માયકા થાય નહીં તમે ભગતો એમ ગાગા કર્યું બસ બીજું કઈ વળી નથી પોતાને રમણ મહર્ષિ અને એક રામકૃષ્ણ પરમહંસ બે માણસો સાથે રસ્તે હતા મોક્ષના માર્ગના રસ્તા ઉપર બધું બહુ શીખેલું રસ્તા ઉપર અરવિંદ અરવિંદ બાબુ તો આ રસ્તો એ પોતે જ નાખે છે આ રસ્તો મોકનો નથી પોતે એમનો સંકલ્પ છે એ ધર્મ જ નાખે એ સંકલ્પ કહેવાય દિવ્ય ચેતના સંકલ્પ સિદ્ધિ કરવાનો માર્ગ સંકલ્પ સિદ્ધિ કરવાનો માર્ગ દિવ્ય ચેતના છે વિપ્લવી માણસ નહીં પોતે કેવા વિપ્લવી એટલે આ સરકાર ઉપર બહુ જ મગજ થઈ ગયું એટલે આ યોગ માર્ગમાં ઉઠી અને અહીંયા આગળ દિવ્ય જેટલા ઉપર અમારા હિન્દુસ્તાન આવા સુખી રહેવા જોઈએ પણ બીજા બધા ધાર્મિક ની અંદર તો ભૂતવાળો જ ઉત્પન્ન થાય છે જ્યારે માનવીય ધાર્મિક ભૂતવાળો જ ઉત્પન્ન થાય છે થોડી થોડી બધા એ તો ઉપરથી આવે વાત કરું ભાઈ આ વાક્ય ને આ સાહિત્ય વાક્ય જેવું જ નથી હિન્દુસ્તાન માં હજાર બે હજાર પાંચ હજાર ઘર ચક્કર હોય ને જેનું મગજ બગડી ગયો હોય એને માટે આ સારું જો એ મેં પિક્ચર ગોળ મૂકી રાખ્યા હોય પિક્ચર બધા બે એને ઉઠે બાકી એ તો સંકલ્પ સિદ્ધિ છે એનો સંકલ્પ સંકલ્પ સિદ્ધ છે એ ધર્મ ના કહેવાય એને પુસ્તક ધર્મ તરીકે વાંચે છે લોકો એ ધર્મ ના કહેવાય એ તો યોગ છે હા અમાર માં જગ્યા હતા કે હું કોણ છે તપાસ ઉડાવું છું પણ પડે ભાવના નિમિત્ત ભાવના આપણા મનમાં તમારે ભાવનાથી તો હોય હા ભાવના ના હોય તો એટલે આ અહીં આવવામાં ભાવના નિમિત્ત છે એવું કલ્યાણ કરવાનું ભાવના મન છોકરાઓ ભલું થાવ એવું કંઈ કરવું પડશે એમને ચરોતરમાં ભણનાર જેટલું આપો ને એટલું તારે ત્યાં ના તો શીખ મારા બાપનો તમારે પછી એનું બને જ એ કહે છે હવે આ પક્ષ પેલા પક્ષમાં આ પક્ષમાં રાખી નહીં બાંધવું તરીકે નહીં કહેવાય આપણું ફોન આજનું છે બધાને એક જ જાતિ સાસુ મળે નહીં જુદી જુદી જાતિ કોરોના બાઈકને એક જ મળે છે આપણે આપણે આપણે ¿Ya hay દસ વર્ષનો તો ત્યારના દસ વર્ષનો તો ત્યારના હા ત્યાં સુધી આપ મળ્યા પછી જઈ પંદર કલાક કોઈ લગ્ન વીસી છે કોઈ પાસે કહું છું ખોટો અહંકાર કે અહંકાર અહંકાર તો અહંકારના સ્વરૂપમાં આવું તો અહંકાર કરશે આ ઇન્દિરા ગાંધી સિદ્ધ થાય ઇન્દિરા ગાંધી સિદ્ધ થઈ જ પેપરમાં આજે આટલા જાડા આપણે લગાડતા હતા પેપર આટલા જાડા આપણે લગાડ્યા છે પેપર આવા મોટા અક્ષરે લખ્યું પૈસા થાય એમાં શું વાત કરવાનો નોર્માલિટી રહેવું જોઈએ આખા વર્લ્ડમાં ઐતિહાસિક ખાસ નોર્માલિટી ઉતરી ગઈ એટલે વર્લ્ડની ઐતિહાસિક બહુ સારું કર્યું ઘટોઘટી ખોટી નથી ઘટોઘટી એક્ઝેક્ટ એ લાગણી પણ પણ દસ કરાતું હોય તો કોઈ રહી થઈ એના જઈ એની થઈ કરી આપે ચાલે ના ચાલે એ તો તમે કોઈ કહેવાય કહેવાય અને પહેલા આવી જુદા પ્રકારની પણ આવી હતી કે રાજા હતા તો આ લોકો શું રાખતા હતા કે કોઈ વેદાંતિ હોય ઊંચા ઊંચા કોઈ દૈનિકતા ઊંચા હોય પાંચ ટકી કમિટી રાખતા હતા એમને એની સલાહ દરેક વખતે એમની સલાહ એમને સુખી નતા થયા કટોકટી કરું એ કમિટી મૂકે કમિટી પછી દે એવી રીતે કામ કરતા પણ આપણે કલાકાર નહીં એમને કલાકાર નહીં સારા કલાકાર નહીં ભૂલ પહોંચે એટલા સુધી દર્શન મોટા મોટા અહમ મોટું હા એ ના એ ના મારી છોકરાએ જો અને આ તો શક્તિ નહીં ખરાબ તમારા હાથ અને રજૂનો શું તમારા હાથ વાણી અને તમારા હાથ અને રજૂનો કામ કરી દો પદ વાંચતા હતા ત્યાંથી ગયેલો કે આ હાઈટ પર પહોંચી છે ના પછી તમને ગેર પડે ને આ હાઈટ પર ક્યાં સુધી પહોંચે પદ તો બધા વાંચે વિચારી છે વાંચવા વાંચવા પોતાનો સ્વયં પ્રકાશ એ પોતાનો પ્રકાશ તમારો પોતાનો પ્રકાશ આજે અત્યારે ગુરુ પછી પોતે રહ્યા પોતે પોતે એકલા રહે ને આ બીજા રાજા લે છે અત્યારે રાજા ત્યારમાં ગોળી કર્યા વધી કરી ગોળ મારવા લોકો વધી કરીને બે થવાની ગરીબ આ જમવાના જમવાની ગરીબ આ મૂકવાના રૂપિયાની કમાણી હોય તો એ જગતમાં પચાસ એક રૂપિયા પચાસ રૂપિયા આવે આઠ દસ લાખ વર્ષમાં જે નથી બની રહ્યા પણ તે અને સંતોષ ઘરમાં આવું દેવું માથાને મારી ડોલી જવાય પોતાની ઘરમાં આવે તો કામ લાગે સમજમાં ના બેસી શકીએ એટલા પબ્લિકને સમજમાં બેસતું નથી આ જ્ઞાન વધે નહીં નથી પહોંચતું નથી આ તો આપણે રોગો આપીએ છીએ એટલે ચાલે છે ઘણી વાર નથી પહોંચે એવું નથી જાય નથી પહોંચે એવું નથી